એમ કે છે કે આપે સેલ્ફ રિયલાઇઝેશન કેવી રીતના મેળવ્યું આપને કઈ રીતે જ્ઞાન થયું આત્મજ્ઞાન આપને આત્મજ્ઞાન કઈ રીતે થ- થયું એવું પૂછે છે આપને આત્મજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું એવું પૂછે છે हमको ये भौतिक सुख को दुखदायी लग गया सब सुख जो जिसको सुख मानता है सब लोग ये हमको बहुत दुखदायी लगता है પછી એ દુઃખદાયી લગ ગયા એટલે सेल्फ रियलाइज का विचार किया और हमको आगे सेल्फ रियलाइज मिले मिल गया हमको इससे हमको हाँ, गया he he also got connection लाखों साल पहले मिल गया था uh, in uh, oh, Barbara, uh, millions of years before. He he got some person who had a self realize who had self realization, and uh, from him he had uh, uh, this, uh, back. He got back. Hmm? Well, he said he'd realize. Yeah, he said that. Uh, Does he say that he is an avatar? He is another god. Avatar. Avatar. Avatar. Avatar. એમ કે છે કે આપ અવતાર છો અવતારી પુરુષ છો એમ પૂછે છે આપ અવતારી પુરુષ છો ત્રણ એમને આપીએ there are two kinds of knowledge was one talented knowledge and one without talent મને ટેલેન્ટ છે ને એવું કહે two types of knowledge one, બિલકુલ બુદ્ધિ નથી talent where there is talent knowledge and another is uh, without talent no 10% બુદ્ધિ નથી pure knowledge no, no intellect. Uh-huh. And he says, I don't have intellect, I don't have talent. See, he's having pure knowledge, mm-hmm. direct knowledge. And while the uh, knowledge which is, which is talented knowledge, that comes through the medium of egoism. Mm-hmm. So that is not the real light. And he's in real light, direct light of soul. Mm-hmm. You follow? Okay, sure. So he's having that knowledge. Direct knowledge. Okay. <coughs> ગમ્યું એમને બહુ બેન પૂછે છે કે સેલ્ફ રિયલાઇઝેશન કેવી રીતના સેલ્ફ રિયલાઇઝેશન કેવી રીતના મેળવાય કોને કરવું બેન કાલે આવું તું કાલે આવી હોત થઈ જાય ને હિન્દી હિન્દી માં કહેવું પડશે yesterday only हिंदी You missed that. એ મને ખબર મેં જે પતા નહીં था फिर इसका टाइम फिक्स हो जाएगा तो फिर दफे आ जाना समझे? तो हम करा देंगे नहीं तो ऐसे नहीं हो जाएगा ऐसे लाख अवतार चले जाएगा नहीं होता है समझे ना? वो एक लाइट होना चाहिए एक लाइट से दूसरा लाइट हो सकता है लाइट ही नहीं है फिर अंधेरा में क्या होता है તો પછી કે અ, અમારા જીવનનો ધ્યેય શું છે कोई जीवन का ध्येय यही है कि सुख सनातन होना चाहिए ऐसे सुख ये कल्पित सुख कर ठीक है। वो सब कल्पित सुख है इसमें क्या सुख ही नहीं है इसके पीछे दुख है बचा कल्पित सुख के पीछे दुख सच्चा सुख सनातन होता है no tension without any tension Towards this रियल हैप्पीनेस परमानेंट है रियल हैप्पीनेस અને રિલેટિવ હેપીનેસ એ temporary adjustment real real happiness is permanent one. Mm-hmm. Relative happiness, relative happiness is temporary adjustment. Mm-hmm. Okay. So everybody is after to get that. you will get real happiness. If you realize yourself, you will get then real happiness, mm -hmm. permanent happiness, mm -hmm. bliss all the time. Mm -hmm. Tom is correct by relative viewpoint, not by real viewpoint. <coughs> I am Tom. that is correct by relative viewpoint, not by real viewpoint. You are not Tom by real viewpoint. That's right. I am not conscious mind. By real viewpoint, you are pure soul. You are pure soul. Right. By relative viewpoint, you are termed. By real viewpoint, you are pure soul. Mm -hmm. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Okay. By relative, relative viewpoint you are dumb. by real viewpoint you are so pure soul. Mm -hmm. And pure soul, that is God. કોક જણા થાય બધા બધા ના થાય આ બધા વિચારક હોય વિચારક દઈએ તો આપીએ નહીં એમ કે છે કે એમના જેવા હજારો માણસો ને હું મળ્યો છું અમેરિકામાં અમેરિકન હજારો ને એમના જેવા એમના જેવા હજારો અમેરિકન ને હું મળ્યો છું હોય હોય હોય શકે પણ તે એટલે હાથે ના હાપે કે હાથી લઈશું તો હું આ એ કામ હાથ ગાલું નહીં તો બિચારો રખડી પડે ફોલો એ તો સીધા તો અમારે ઇન્ડિયા બી આવે આ લોકો તો સીધા ઇન્ડિયા કેટલા આવે કે આ લોકો તો ત્યાં ઇન્ડિયા આવે એમ કે સીધા ઇન્ડિયા આવી ગયા હું નવરો મારી પાસે તો પચાસ હજાર માણસો હું તો નવરાત્રી મને રોજ સાડા છ વાગે ઉઠું છું રોજ સાડા અગિયાર બંધ કરું છું તારા દુકાન બંધ થાય છે ટાઈમ જ નથી ના ના પણ ટાઈમ જ નથી મને આ શું કહ્યું કે તમારી શક્તિની કોઈ સીમા છે ના પણ કિંમત નહીં પણ આ દિવાળીની દાડે મારે રજા નહીં એક દિવસ દિવાળીની દાડે બહુ આખો દિવસ મિનિટ પણ ટાઈમ નહીં શું કહ્યું ઊંઘવાનો ટાઈમ નહીં બપોરે જરા આરામ કરવાનો ટાઈમ દેહ તો રહ્યો ને મનુભાઈ Do you understand rebirth? Rebirth? Rebirth. Yes, we understand rebirth is it's the death of the conscious mind mm-hmm. and that which will flow forth will be from a higher level of consciousness. So you are are dying to the self of the conscious mind and realizing that you are really the higher self. Does that compute? That's the way I understand it. Yes, we understand. એમ કે છે કે મમ્મી તમે સમજાવજો ને એમ કે છે હા કારણ કે એમ Okay, you the way I understand rebirth is that there's Hi. more than one self. You have a self which you call your conscious mind, and a self which is your higher self or uh, God. You end up dying to the self, which is your conscious mind, by putting your conscious mind aside. Do you mean to say conscious, uh, unconscious mind the body and the mind? Yes, you're neither the body nor the conscious mind. Hmm. Right. So you put your conscious mind aside by uh, sticking it on something, such as a uh, mantra or on the tip of your nose, or you put your conscious mind upon something and sticking it upon that. That will allow a flow from a higher level of consciousness. So you understand as a two two self of yours. No, there's actually three selves. There's a conscious mind, there's a subconscious mind, and there's a superconscious mind or higher self. You have three selves. એ એમ કે છે કે ત્રણ ત્રણ મગજ છે એક સામાન્ય મગજ છે એ ત્રણ ત્રણ પ્રકારના ત્રણ પ્રકારના મગજ માઇન્ડ કે છે એક અમ, સામાન્ય માઇન્ડ પછી કોન્શિયસ બે મગજ બે નીચલા બે છે એ મરી જાય છે અને પેલું ત્રીજું છે હાયર કોન્શિયસ એ સાથે જાય છે કરેક્ટ બીજા બે છે તે એડજસ્ટ થઈ જાય છે બરોબર correct you are correct in your concept that the the ordinary mind and the, the uh, con conscious mind dies with it, but the conscious mind, the consciousness, super conscious mind goes with you mm -hmm. at, at, the next life and next birth. Well, પુનર્જન્મ માનતા પુનર્જન્મ બધા હજારો માણસો માને છે આજે દાદા ખરેખર પુનર્જન્મ પુનર્જન્મ છે એવું તમારી પાસે શું સાધન જાણવાનું શું સાધન છે આજે તો દરેક યુનિવર્સિટીમાં મોટી મોટી યુનિવર્સિટીમાં રિસર્ચ ચાલે છે કે આ પુનર્જન્મ થાય છે હજારો માણસો ચાલે છે સાયકિક છે બધા ઘણી જાતના એમ અનુભવ દુનિયાના એટલે એક ફોરીનો સાયન્ટિસ્ટ હતો શું પંદર વર્ષ પર મને મળ્યો ઔરંગાબાદ એવોર્ડ તે મને કે છે કે દાદા ભગવાન પાસે હું આવ્યો છું કે શું જાણવું છે તારે કે આખા હિન્દુસ્તાન માં ફર્યો પણ મને કોઈ પુનર્જન્મ સમજાવી શક્યું નહીં કે શું કે છે સમજાવવાનું દાદા બધાને સમજ પડે સમજાવો પુનર્જન્મ સમજાવી શક્યું નહીં કેમ તારે પુનર્જન્મ જાણવો છે કે અમે એટલું જાણીએ છીએ કે હિન્દુસ્તાનના લોકો એકલા જ પુનર્જન્મ માને છે અને બીજું આખું વર્લ્ડ માનતું નથી માટે વર્લ્ડ સાચું છે હિન્દુસ્તાન ખોટું છે વોટિંગના હિસાબે સમજ ને તારે મેં એમને કહ્યું અમારે વોટિંગ લેવા જેવું નથી કહ્યું શું કહ્યું બરાબર છે એટલે એ કે એ મને એમ લાગ્યું કે હિન્દુસ્તાન કઈ વિચારક તો હોવું જોઈએ માટે તપાસ તો કરવી જ જોઈએ આપણે ને તપાસ કરી તો બધા સાધુ સંતો બધાને મળ્યો એકને તો આ બાબો જન્મ્યો તે જમીન જન્મીને તરત ભરી ગયો એકને તો જન્મીને મોટો થયો તે ટાઈમે જન્મ્યો તે એકને તો એની મધર મરી ગઈ પેલા કોઝી દેખાય એક ગરીબ ગરીબ છે એક સુખી છે એક આમ છે તેમ છે આ લોકોએ બીજું શું દેખાડી શકે અમને શું સાધન આપણા સંતો પાસે શું સાધન એક આ ગરીબ છે એક ગાડો થઈ ગયો એકની માં મરી ગઈ આ બધું શું કારણ થી એમ એક ભિખારી છે કેવી રીતે કારણ થી અને કોજી બધા બતાડ્યા એમ એક જ શબ્દમાં એને ધોઈ નાખ્યા લોકોને એ તો ભગવાનની મરજી શું કહ્યું એટલે પેલા બધા બાવા બધા ટાળા થઈ ગયા મને કહે છે કે તમે કઈ આપશો હા આપીશ કહ્યું સાયન્ટિફિકલી આપીશ વૈજ્ઞાનિક રીતે આપીશ હું તું આવું ઠોકા ઠોક કરી ચાલે નહીં વૈજ્ઞાનિક જપથી આપીશ કહ્યું શું તો તમારી જોડે પાંચ વર્ષ પાંચ વર્ષ તું સાયન્ટિસ્ટ થઈને પાંચ એટલે એક મિનિટ મારી જયારે જયારે ધર્મની જાણશે તો એક મિનિટ ના અબજો રૂપિયા આવશે કહ્યું એક જ મિનિટ દાદા જ્યાં જાણતું નથી ત્યાં સુધી છે અને તું પાંચ વાર મારા બગાડવા ફરું છું એટલે એનો અર્થ એટલો તમે એ સમજાવવા માંગતા નથી ના હું તને પ્લેનમાં સમજાવી દઈશ અને તમારા સાયન્ટિસ્ટોને તો વધારે આપવાનું ના હોય બેઝિક જ આપવાનું હોય કેવું હોય બને ને બેઝિક જ આપવાનું હોય સાયન્ટિસ્ટને શું આપવાનું હોય બેઝિક ને પ્લેન માં સમજાય દઈશ સમજાવી દીધું પ્લેન માં એ અમને સમજાવો એ અમને સમજાવો હિન્દીમાં વાત બોલશો એમ કે The scientists asked Dada Bhagwan about birth and એમને કહો કે ટોમ ને જન્મ કોને આપ્યો કે who gave birth to Tom? Who gave birth to Tom? Yeah. I chose to incarnate. એ કે છે કે મેં મારી જાતે ચૂઝ કર્યું કે મારી જાતે જન્મ લેવા લીધો એમ કે છે જાતે જન્મ લીધો એમ હા એમ હા પણ જન્મ જાતે લીધો તો અમુક જગ્યાએ કેમ રાજા તો કેમ ના લીધો He said, why didn't you choose to be born at the king's prince? Because the incarnation I chose would be best for the karma I wanted to take care of. એ કે છે કે મેં એટલા માટે જન્મ લીધો કે મારે જે કામ માટે જન્મવું હતું તે તેના કાર્ય માટે ખાસ એ જન્મ લીધો મારે જે કાર્ય કરવું પ- પ- એ કરવું તું એના માટે મેં ખાસ જન્મ લીધો હા પણ રૂપાળો તો થવું હતું બરોબર કે બધી બૈરીઓ ખુશ થઈ જાય એવું? He said, why didn't you Okay. born as a very handsome so that all women goes out, will go out on you? After you. The purpose of life is to become one with the higher self or God. And the incarnation that I chose is the one which will help me the best to return to oneness with the higher self or God. એ કે છે કે મારે એ સાક્ષ- અ, સાક્ષાત્કાર કરવો હતો અને એટલા માટે એ જન્મ લીધો છે જે એને લીધો છે તે આત્મ આત્મ સાક્ષાત સાક્ષાત્કાર કરવા માટે જન્મ લીધો ઓહો મા બાપ છે કે નહીં You have parents? Yes? હા હવે કશું કામ કર્યું સાક્ષાત્કાર કર્યો Have you realized yourself? I've touched upon it. થોડી ભ્રાંતિ થઈ છે Are you doing anything? અત્યારે કઈ કરો છો? Are you doing? Are you doing anything now? I meditate at least twice a day. ધ્યાન કરું છું દિવસમાં બે વખત દિવસમાં બે વાર મેડિટેશન કરે છે મેડિટેશન કરતા હા મેડિટેશન તો પદ્માસન વારી કરે છે પદ્માસન in, in a lotus position? I can't get into a full lotus, so I do a partial lotus. આખું પદ્માસન વળતું નથી સુખાસન માં બેસે છે આખું નથી થતું એક આદમી ધ્યાન ધ્યાન કરતો હતો રોજ આમ પદ્માસન વારીને તે બીજે દિવસે હું ગયો ત્યારે ધ્યાન કરતો હતો બીજે દિવસે હું ગયો ત્યારે ધ્યાન કરતો હતો ત્રીજે દિવસે કરતો ગયો ત્યારે ધ્યાન કરતો હતો અને ચોથે દિવસ ધ્યાન નતા કરતા કેમ ધ્યાન કરતા નથી તારે આમામ કરવા માંડ્યા બોલને શું બોલને રડ સાચું રડ કે સાથે નહીં કરતો આમ આમ દેખાડવા જ ન રહ્યો શું શું શું કેવા માંગે છે પટ કરતા હતા તું કરતો હું હાથ ને તો પટ કરતા હોય તો તું નતો કરતો તું કરતો એટલે પગ ની જરૂર નથી બધા ધ્યાન કરવા વાળા વર્લ્ડ માં એક માણસ સંદાસ કરવાની તાકાત ધરાવતો નથી He said he saw a man one time. He was meditating one day. When he saw the next time, he was meditating. The third day, he was meditating. The fourth day, he was not meditating. And he asked him why he is not meditating. He says, he shows his legs and the knees that they are tired, they are, they are painful. આ તમને કહ્યું ને કે કોણ મેં કહ્યું આ ઓ હિન્દીમાં પા- હા, હિન્દીમાં वो पाव करता है कि खुद तुम करता है तुम करता है तो पाव की जरूर नहीं है और पाव करता है तो तुम करने करने वाला कौन है who is meditating? Is your feet meditating or you are meditating? If, you, are meditating, you don't need your feet to, you know, with that. If feet is doing, then you don't need yourself, you know. Just ignore it, you know, whatever. Have you seen anybody who can even go to toilet by himself? I don't understand that question. You see, means have you seen anybody doing anything, including going to toilet? You know, does anybody does anything? तो ध्यान कैसा करता है संदास जाने की शक्ति में ध्यान कैसा Right now or Right now, this moment? at this moment, you <laughs> Okay. can go. So any or any time. No power to do it. Okay. That's what he means. Oh, okay. आप दूसरा कुछ किया ध्यान किया नहीं है आपने दूसरा कुछ किया है आपने? What else have you done? As far as what? On the spiritual path? Yes. I do hatha yoga every day. He does exercise. હઠ યોગ है હઠ યોગ ની કસરત કરે છે हठयोग ने हठयोग ना तो वो बॉडी अच्छा होता करता है कि नहीं अच्छा होता करता है You feel એ better body- with your body now. Yes, hatha Uh, he- yoga. સારું લાગે છે એને શરીર. बॉडी हेल्प हेल्प करे છે बॉडी શરીર સારું લાગે છે સારું લાગે છે એનાથી જો હઠ યોગ થી હટિયો કરવાથી શરીર સારું લાગે હા શરીર સારું લાગે છે પણ કોણ કરે છે Who is હઠયોગ doer? કરે છે કોણ Who is doer of Who this, is the uh, hఠ યોગ? Uh, who is doing the hઠ યોગ? Means, I do it myself, and I just do it from a book I have. એ કે કે હું જાતે કરું છું there is no self In other words, there's no you self. don't know yourself कैसे You don't know yourself. Self જાણે But I પછી જાતે myself કરી શકે Oh, okay. આ તો બધું I હેપન understand થઈ રહ્યું છે ને કે આ હેપન થઈ રહ્યું છે તેને તું કહું છું હું કરું છું બસ એટલું પ્રાંતિ છે You are, Okay. it is just happening and you think you are do you are the doer. Actually, you are અને not એવું the ભાષે I છે know. કે હું કરી રહ્યો છું You you think you are doing it. Okay, what you're saying, in effect, is that there's no one in the earth plane really is a doer. It's only God doing it to themselves. No, no, he's not like, he's not telling like that. Not God, but Not uh, God. દાદા સમજાવવાની પુનર્જન્મ નું સમજણ પાડો ને બધાને સમજણ પડે <laughs> આ ટોમ છે એ from birth to the last station ટોમ એ effect effect from the birth to the child, childhood to the uh, death, you are the effect. Okay. From is effect. Effect. Okay. Absolutely. Is it correct? Yeah, yeah. absolutely. Absolutely. Absolutely right. Effect. That's right. तो इफेक्ट का बिगिनिंग क्या कहाँ से हो गया ये हमको बताइए Uh, what are you Where is effect the of beginning of what this? is the cause of your effect Because of my effect of my karma. he says he is મારા doing કર્મ. his karma કર્મ બધા જે હા, છે એ કોજીજ એ કોજીજ ને લઈને આ ઇફેક્ટ છે શું છે તે એ કે છે એ કર- એ મારા કર્મો ને લીધે છે હા એ કોજીજ Mhm. Causes ચાલ્યા જ કરે છે સમજાયું કે આ તને ઇફેક્ટ છે કે ઘરમાં કે ઇફેક્ટ હતી કેમ ખાતરી થાય કે છે આ ઇફેક્ટ છે મને સમજાય છે મન વચન કાયા નહીં સમજ ને પણ ગર્ભ હતી કેમ ખાતરી કેમ થાય તમે ઘરમાં એક બાઈને ગર્ભાશય ઉપર સિંગડું વાગ્યું ગાયનું તે બચ્ચાની વાંગળી બહાર નહીં નીકળેલી પણ આમ ધારે ધારે આવી ગયેલી સિંગડાની અસરથી હવે ડોક્ટરો આવ્યા મિશન હોસ્પિટલના આજથી આ પચાસ પંચાવન વર્ષની સાઠ વર્ષ ની વાત કરું છું અમે જાતે જોઈ કેસ ડોક્ટરો આયા વાત કરી દેવાનું એ લોકો પછી હું સમજાવું હવે એમને સમજાવતા જાઓ હા એટલા માટે there was a case this uh, this scientist was asking that how do i know about the એને ઘરે પર એવો આગળ જો પાછી સેલ ખીલાય તો એ બંધ કરી શકે લોહી so the finger came out in such a way that they wanted to retract that finger so that they can sew up or something and they did not know what to do with it સમજાય પછી આગળ શું થયું કે ડોક્ટરો નિરાશ થઈ ગયા ડોક્ટરો તો પાછા જવાની તૈયારીઓ કરવા મળ્યા કે ભાઈ બચે નહીં કે લોહી નીકળ્યા કરશે તો એ તો આપણા ગયડા ડોશીમાં આવ્યા ગયડા ડોશીમાં પંચોતેર વર્ષનો એમને ડોક્ટરોને કહ્યું ભાઈ તમે બેસી રહો તમારું કામ નહીં આ કે છે શું કે છે તો ડોક્ટરો આભા થઈ ગયા કે અમને આ દોશીમાં પાસે કઈ હથિયારની પેટી નથી કશું સાધન નથી ને શું કરવા આવ્યો છે તે ડોક્ટર ના મનમાં એમ થયું કે આ ખરેખર કરશે લોકોએ કહ્યું કે આ માજી કરશે કે છે એટલે માજીએ જઈને શું કર્યું ઘરમાં જઈને એક દીવો સળગાયો તે દાડે દીવા હતા ગાતેરના દીવા દીવો સળગાયો અને એક સ્વાય માજી એ સ્વાય ને દીવા પર ધરી આમ અને પછી આમ પોતે જોઈ લીધી કે દજઈને ફોલ્લો ના ઉઠે એવી જોઈ લીધી સમજ ને સાધારણ ગરમ બાળક છે ને અને પછી આંગળી નડાવી તો ઇફેક્ટિવ એટલે તરફ ખેંચી લીધી એટલે પેલા ડાક્ટરો ખુશ થઈ ગયા ઘરમાં પણ ઇફેક્ટિવ છે ગયા આવતાની જે કોચિત છે તે ઘરમાં આવતાની સાથે ઇફેક્ટિવ થઈ જાય છે Nobody could retract and it had all the effects from the previous birth. Uh -huh. So when person is born, you have this effect. હવે કોઝિસ ક્યાંથી ઉત્પન્ન થયા કે છે how are these causes created? What are the root causes? What are the root causes, causes of this effect? તો ઇફેક્ટ છે તો ઇફેક્ટ તો એને મેરે ઇફેક્ટ થયા જ કરે છે સમજ ને પણ એ ઇફેક્ટમાં એવી આવી કે મેં તમને અપમાન કરે એવી આવી ઇફેક્ટ એટલે મેં તમારું અપમાન કર્યું એટલે તરત તમે છે આવડું આપો એટલે તમારી ફેંક આમ વર્તે મારી ફેંક આમ વર્તે એમાંથી કોજીજ ઉત્પન્ન થાય ગુસ્સો થાય ને એ કોજીજ બધા ઉત્પન્ન થાય ક્રોધ માન માયા લોભ થાય છે બધા કોજીજ છે શું છે એ કોજીજ આખી જિંદગીના બધા ભેગા થઈ એને કારણ શરીર કે છે શું કે છે અને ગયા અવતારનું કારણ શરીર આ અવતારમાં કાર્ય શરીર થાય છે ઇફેક્ટિવ બોડી ઇફેક્ટ બોડી માંથી કોઝિજ ઉત્પન્ન થાય છે ચાલ્યા જ કરે છે ક્યાં સુધી મેં કાલે કોઝિજ બંધ કર્યા ત્યાં સુધી હવે ઇફેક્ટ નીકળી રહી What he is saying that this cause and effect continues in the life. Person re all is conscious to yourself, then you can uh, you can stop the effect of cause and effect. <coughs> And as a result, once you understand this perfectly, that is a pure soul, that you are pure soul and nothing else, and everything rest is nothing but prakriti or uh, vyavastha shakti is doing all these things. And you are not that you are that Suddhatma. Once you separate like a person like him, then you will break the chain cycle of this cause and effect and maybe there won't be any birth if you follow that through and constantly become aware of it. Mm -hmm. How can you exist in Western society where you have to have jobs which require you to use your conscious mind and still maintain the concept of being just the <laughs> witness to your mind. એમ કે છે દાદા કે આ પશ્ચિમના દેશોમાં અહીંયા અમેરિકામાં તમારે કામ કરવું પડે જોબ કરવો પડે તો આ વિટનેસ કોન્સિયસ એટલે કે આ શુદ્ધાત્મા એક સાથે રાખી એક બાજુ રાખીને શુદ્ધાત્માનું કામ નથી બીજું પૂતગલ છે કાં તો વિટનેસ કોન્શિયસ કઈ રીતે રહેવાય જ્ઞાતા દ્રષ્ટા તરીકે એમ કે છે કે આપ અમેરિકામાં પશ્ચિમના લોકો પોતાના નોકરી કરે ધંધો કરે કામકાજ કરે અને સાથે સાથે આ પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં કઈ રીતે રહી શકે બંને સાથે કેમ હંડ્રેડ પર્સન્ટ રહી શકે ભારત ભારત સાથે you can remain in that state even while performing sex even. That is what he is saying. Because soul is completely separate from body, mind and speech. Because you are not the body, you are not the mind, you are a separate entity as a pure soul. As you keep track of this pure soul all the time, that I am this and I am not that, once it is separated permanently, and it dawns on you that this is it, Everything else is not important. It is not me. It is not me. It is not of others is the same thing. Anybody reacting in the same way, you can just discount that this is not her. This is not real him. This is not real Tom. This is not real her. Then you can discount it and you can act accordingly and just discount everything which they do uh-huh. and not do or wish whatever you want to, you know. And you will not be angry, you will not be jealous, you will not be lusty, you will not be do anything. It is completely above it. How do you achieve a permanent separation? એમ કે છે દાદા કે કાયમ ને માટે કાયમ ને માટે આ સેપરેશન કેવી રીતના કરી શકાય કાયમ ને માટે આ સેપરેશન કેવી રીતના કરી શકાય સેપરેટ છે સેપરેટ આ તમારી ભ્રાંતિ થી જ દેખ ઓળખા છે ને see, it- how do you achieve it? એટલે કઈ રીતે તમે આને આ પ્રાપ્ત કેવી રીતે કરાય શુદ્ધાત્મામાં કઈ રીતે સ્થિત સ્થિર થઈ શકો આ શુદ્ધાત્મામાં સ્થિર કઈ રીતના થઈ શકાય એ તો જ્ઞાની પુરુષ ના કૃપાથી થાય બાકી કૃપા છે you uh, the question was very important question the question is how do you get yourself established in in yourself or suddhatma he says the only way is through the grace of a Gnani Purush like him or who is completely perfect Purush, then his bestowed grace is the only way to achieve it. Demarcation line between soul and body. And they can draw that line once and if you if it sinks in you and you become constantly aware of that, that I am this, I am this, I am not the other. It is just becoming conscious, completely becoming conscious all the time and, and stay in that conscious, more conscious, you keep trying. It may not come immediately, but little while it just might dawn onto you that this is not me, this is not Yeah, yeah, me, this yeah. is not me, this is not second કરી me. અહીંયા અહીંયા સેકન્ડ કરીને બેસી બેસ અહીંયા આય. Come here. જય સચિદાનંદ ગયા વખતે જોયા એના કરતા અત્યારે સારું આવેલી દાદા ત્યાં પેલા ટેમ્પલ માં દાદા ભગવાન તો મને યાદ રાખશે એવું હતું મને તો મને એમ કે તમે મને યાદ રાખશો પણ ભૂલી ગયા તમે પૂર્ણિમા બેન જોડે આવી હતી દાદા હા બરોબર આત્મા જુદો જ છે અતોય જુદો જેમ બેટરી ના સેલ હોય ને તે સેલ માં પાવર જુદો છે કે ભેગો છે જુદો જુદો સોલ તો પાવર છે ખાલી શું છે this is very important statement he he that soul was was always separate it always the body and the mind. The same thing is happening all the time, you know. This, it is the soul who is illuminating the body and mind. સોલના તો અનંતા ગુણો છે એ કાપ્યો કપાય ની બાળો બાળી શકાય નહીં એવા તો ઘડિયાળે નીકળ્યા વોટરપ્રૂફ નો ફાયરપ્રૂફ નહીં બધા એટલે લોક જોડે ઘડિયાળ જેવો હશે શું અનંતા ગુણો છે કઈ પણ અસર ના થાય અમે નિરાલંબ સ્થિતિમાં રહી છે કોઈ અવલંબન નહીં નો અવલંબન તમારે શુદ્ધાત્મા અવલંબન છે શબ્દ નું અવલંબન છે શું છે નિરાલંબ થવું પડશે સોલ ઇઝ સેલ્ફ અવલંબન બીજા બહાર નું અવલંબન તૂટી જશે અને એક જ જાતનું અવલંબન થશે પછી હાઈ પણ છૂટી જશે સમજ ને એકદમ કૂદકો મારવા જઈએ આ બહુ મોટો કૂદકો માર્યો આ તો કરોડ અવતારે ન થયો થયું જે દ્રષ્ટિ સંસારિક દ્રષ્ટિ હતી તે અધ્યાત્મ દ્રષ્ટિ થઈ ઓપોઝિટ ડિરેક્શન માં છે દ્રષ્ટિ ફરે નહીં કોઈ દરે તો જ્ઞાની પુરુષ ભેદ વિજ્ઞાની ભેદ વિજ્ઞાની શું કહ્યું બધા તત્વો જુદા પાડી દે તત્વો બધા જુદા પાડી દે He says only the Gnani can separate the six basic elements, the six truths in this universe. Without that, you cannot get around this puzzle of this world. And the sixth element, दादा गणाओ ने What are the six elements, the truth element of truth? एक चेतन तत्व છે. One is चेतन तत्व, चेतन. બીજું જળ તત્વ જળ તત્વ જેને આપણા લોકો રૂપી કે છે રૂપી આ વાંખે દેખાય છે ને બધું પાંચ ઇન્દ્રિય થી અનુભવ માં આવે છે બધું રૂપી તત્વ છે શું છે એક minute is the life element or divine element of life second is soul soul element soul element the second is is jad which is uh, which is non living which is which is the matter બે પૂરા થયા એ બે તત્વ ઉપર ઉપર ના છોટા ગયા બધું વર્ણન કરવા જતો તો એના પાર નથી આવ્યું આ તો ઉપર બતાવી આપણે એટલે એક ચેતન તત્વ બીજું આ પરમાણુ જેને કે પરમાણુ તેના અણુ અણુ અણુ કોને કહેવાય કે અણુ ને એના ભાગ કરતા પરમાણુ છે નાનામાં નાનો જે અવિભાજ્ય અણુ છે એ પરમાણુ The smallest particle, this whole universe is made up of the smallest particle which is totally undivisible. એ બધા સરખા ખરા એ પરમાણુ દુનિયાના પરમાણુ બધા ભેગા થઈ અને અણુ થાય અણુ ભેગું થઈને મોટો એ થાય ખબર ને પણ એ ભેગા થવાના એમના ગુણ છે આ પોતાની મેરેજ ગુણ ભેગા થવાનો ગુણ છે ચેતન ક્રિયાકારી નથી ક્રિયાકારી આ પરમાણુ છે પોતે જાતે ક્રિયાકારી એક મિનિટ દાદા this world is made up of small particles, the indivisible most particle, and that is indestructible. By combining these small particles, they form the atoms, and atom forms the solid. Ultimately, all energy is a condensed Uh, બે વાગ્યા બાદ બૂમ પડવા મળી બે બાકી બે બાકી રહ્યા દાદા બીજા ચાર બાકી રહ્યા પાંચ મહિનો પતી જશે બીજા ચાર બીજા ચાર બાકી રહે બીજા ચાર બાકી રહે હા ત્રીજો છે આ ચેતન તત્વ એ કઈ ક્રિયાકારી છે જ નહીં અક્રિય છે ચેતન તત્વ ક્રિયાકારી આ પરમાણુ તત્વ છે એટલે કેટલાક માણસો મને કે છે કે મારે નતું ખેંચાવું તોય મારે દેહ ખેંચી ગયો કે છે શું કે છે એ ખેંચે જ જાય જેમ લોહ ચુંબક ટોંકણી ને ખેંચે એમાં ટોંકણી ગુનેગાર નથી લોહ ચુંબક ગુનેગાર નથી એ રીતે મરી જાય બાવો લાખ અવતાર બાવો થઈ તો નહીં વળે શું કહ્યું મારે વિજ્ઞાન છે આની પાસે The world is the puzzle itself. Question. Is not this three-dimensional world just a vibration of the conscious mind? And if you still the conscious mind, this three-dimensional world does not exist. એ એમ કે છે કે આજે કોન્શિયસ માઇન્ડ ને ગુજરાતી હવે ચિત્ત આજે ચિત્ત વસ્તુ જે છે ચિત્ત ને લીધે જ આ દુનિયા છે તે સાચું શું કે છે પડી ગઈ છે કે આ શું છે આ હું છું કે છે શું ચિત્ત વૃત્તિ શું ખોરે છે મારા ઘરમાં જે સુખ હતું તે સુખ ક્યાં ગયું મારું આ આમાં સુખ હશે આમાં સુખ હશે ચાકી નાખી દે ચાકી નાખી દે ચાકી નાખી દે અનંતરતા ચાકી નાખી દે સુખ ખોવે છે સુખ ક્યારે ઉત્પન્ન થાય શુદ્ધ ચિત્ત થઈ ગયું છે તે શુદ્ધ ચિત્ત જ્ઞાની પુરુષ ચિત્ત ને શુદ્ધ કરી આપે ત્યારે પોતાના ઘેર વૃત્તિઓ પાછી ફરી જાય આ વૃત્તિઓ તમારી પાછી ફરી જાય બહાર ભટકતી હતી તે વૃત્તિઓ ઘરમાં પાછી આવશે બહાર સુખ ખોલતી હતી શું કહ્યું પોતે ઘરમાં પાકી ફરશે સમજ ને એટલે ચિત્ત હતું યુ આર કરેક્ટ આ લોકો થોડો વિચાર તો કરી નાખેલો હોય conscious mind is always looking for happiness, happiness, happiness for thousands and thousands and thousands of lives, and ultimately, he, still they can't find it, the happiness. and uh, it cannot find it, happiness in that. until you find what is the difference. Mm -hmm. પછી બધું આગળ પૂછજો બધો આખો દિવસ અહીં જ છે ને કેટલા કલાક સુધી ક્યાં સુધી અમે પાંચ વાગે પાંચ વાગે we'll have a break lunch break આરામ અમે ઓછો લઈશું ઓછો લઈશું નહીં તો ત્રણ કલાક લઈએ છીએ here first have a light lunch we'll regroup after a couple of hours your belief is wrong that i am doing this that this, this. your belief is wrong complete wrong it happens it happens જાઓ ને એ તો પછી કરીશું એ તો જવાબ આપીશ પછી એ તો પછી શું સાહેબ નું નામ શું છે What's your name? Tom Field. Tom Field. હે શું નામ Tom Field. Tom. Tom. એનું બી નામ Tom. અમેરિકન છે કે ઇંગ્લિશ નામ Are you American? Yes, Where were you born? in Ohio. American છે ઓહાયોમાં જન્મ થયો દુકાને આવે છે ને તો રોજ અમે ચર્ચા કરીએ તમારી વાત કરું એની દુકાને રોજ આવે તમે વ્યવસ્થા શક્તિ જ આખું બધું હેરાન કર્યા કરતી હોય છે બે રહી પડી રહી ને એક થઈ ગયો પછી <laughs> શું કારણ દાદા કેમ વ્યવસ્થા શક્તિ જ આખું બધું તમે પેલા ખાવામાં ચિત રાખો ખાઈ લો પછી પૂછો ચિત ખાવામાં એટલે ખાવામાં રાખવા <laughs> શું છે મનુભાઈ તમને બે રહી ખાઈ ગયો ને ત્રણ રહી પડી રહી હું ખઉં છું મોટો ખાનારો કેટલાક ખાય તાર ખાય ખાતા ખાતા ડરી પડે થઈ ગયું તો બોલતા દાવો મળવું હોય તો મળજો જેટલા શબ્દ મેં રખ્યા છે બધાને એક્સપ્લેનેશન આપવા તૈયાર છું આ બધા અક્રમ ના અંકો આવે છે બહુ સારા અક્રમ ના જે અંકો આવે છે બહુ સારા છે બહુ સારા એટલે કે સુપર ઇન્ડિયા ખુશ થઈ ગયું આ બધા છોકરા જય આજ અઢારમી તારીખ બાપજી શું બોલે આજ અઢારમી તારીખ રવિવાર એવું બોલે સમજ હું માં છું કે રવિવાર માં હું છું અમને વાર યાદ બેન ને પૂછો એક કલાક જો જગત વિસ્તૃત મોટો સંત પુરુષ કે